એ આવો આવો હું છું વાર્તા કહેનારો અરે વાહ ભાઈ આજે તો આમ લંડનમાં બેઠા બેઠા વિમલ વાર્તા સાંભળે છે અને એની સાથે એની બેન વિશાલા પણ છે ઓહો હો હો હો અને આમ નવસારીમાં બેઠા બેઠા સંજયભાઈ વાર્તા સાંભળે છે અને મહેસાણામાં બેઠા બેઠા પેલા વિકાસભાઈ પણ વાર્તા સાંભળે છે ભાઈ ધ્યાનથી સાંભળજો આજે છે ને આજે હું તમને બધાને એક સરસ મજાની વાર્તા કહેવાનો છું કોની છે ખબર છે જયંતી ધોકાઈની વાર્તા છે <laughs> વાર્તાનું નામ છે જો કરી જાંબુએ એ જાંબુ લ્યો જાંબુ મીઠા મધ જેવા જાંબુ સાવ સસ્તા જાંબુ લો જાંબુ આ અમથાલાલ બજારમાંથી પસાર થતા હતા અને તેણે જાંબુવાળીની આ આલેખ સાંભળી જાંબુવાળી જાંબુ વેચતી હતી એ જાંબુ લો જાંબુ અમથાલાલનું તો મોં પલળી ગયું ઓ ભાઈ જી ભામ તેમ કરતી બાર ડોક્યું કાઢવા માંડી લો થયું કે લાવ ને થોડાક જાંબુ ખાઈએ અને ભાવ પૂછ્યો જાંબુવાળી કે સાવ સસ્તા છે સાહેબ એક રૂપિયે કિલો અમથાલાલથી તો રાડ પડાઈ ગઈ રૂપિયે કિલો બહુ મોંઘા ભાઈ કાંક ભાવ ઉતાર તો સામટા બે ચાર કિલોનું વિચારું ના સાહેબ એક જ ભાવ એક કિલો લ્યો કે સત્તર કિલો લ્યો બે ભાવ નહીં હો સાહેબ બહુ મીઠા છે પણ ઠીક ઠીક આ હમણાં તો બસો ગ્રામ જ દે ને અમથાલાલે તો કહ્યું પણ જાંબુડા એવા મીઠા લાગ્યા કે અમથાલાલ ઊભા ઊભા જ બસો ગ્રામ જાપટી ગયા બોલો એમને થયું જાંબુ છે તો ખાવા જેવા એમાં ના નહીં આવા સરસ ખટ મીઠા જાંબુડા કદાચ પછી ના પણ દેખાય અમથાલાલનો એક ભાણિયો દૂર દૂર રે હો ભાઈ આમ તો શહેરમાં જ પણ એનું ઘર બહુ દૂર ભાણિયાનું નામ ટપુ અમથાલાલને આ ટપુડા ઉપર ભારે પ્રેમ અને ટપુલા અમથાલાલ ઉપર હેત આ વારે તહેવારે અમથા મામા ટપુ ભાણિયા માટે કાંઈક ને કાંઈક મોકલે હો ટપુડો અમથા મામાને બહુ વાલો જાંબુ ખાય ને ને ટપુ યાદ આવ્યો લીધા એક કિલો જાંબુ ટપુ માટે અને મનમાં કે ટપુડો કેવો રાજીનો રેડ થશે ઓશે ઓશે જાંબુડા ખાશે ઓહો હો હો હો હવે અમથાલાલ એટલે એક નંબરના આળસુ પણ હો પાછા એક નંબરના આળસુ અમથાલાલ થેલીમાં જાંબુ તો નાખ્યા પણ અડધો કિલોમીટર છેટે રહેતા ભાણિયાને આપવા જવાનું એના પગે આળસ કર્યું જાંબુ ટપુને કેમ પહોંચાડવા એનો વિચાર કરતા હતા ત્યાં સામે જ તેનો ખાસ ભાઈબંધ મગન મળી ગયો આ પેલો મગન અમથાલાલ કે એ મગન તું ગામને આથમણે છેડે જાય છે ને હા હા બોલો કઈ કામકાજ છે આ જાંબુની થેલી મારા ભાણિયા ટપુડાને પહોંચાડવી છે મારું આટલું કામ કરીશ હોવે એમાં શું લાવો ને હમણાં જ પહોંચાડી આવું જાંબુનું નામ સાંભળીને મગનની જીભ જરા લબક લબક થવા લાગી હો ભાઈ એના મોઢામાં તો પાણી આવ્યું એટલે અમથાલાલ થેલી આપી મગન થેલી લઈને માંડો ચાલવા થોડેક દૂર જઈને પાછળ જોયું અમથાલાલ હવે દેખાતો નહોતો એટલે મગને થેલીમાંથી બે જાંબુ કાઢી લીધા હો અને મોઢામાં નાખતા જ એવા તો મીઠા લાગ્યા એવા તો મીઠા લાગ્યા બીજા બે ક્યારે થેલીમાંથી નીકળીને ઓગળી ગયા મોઢામાં એનું એ ભાન ના રહ્યું મગનને તો મગનને થયું ભારે થઈ આ તો અમથાલાલે એક કિલો જાંબુ લીધા છે ને હવે વજનમાં ઓછા થશે તો આ તો ખરાબ કહેવાય વજન સરખું કરવા પેલા ખાધેલા ચાર ઠળિયા આસ્તે એકથી તેણે થેલીમાં નાખી દીધા આટલા એક કિલો જેટલા જાંબુમાં ચાર ઠળિયા શું દેખાવાના હે એણે તો એવું વિચાર્યું અને પછી એ તો માંડો ચાલવા આગળ ને આગળ ત્યાં રસ્તામાં એનો ખાસ ભાઈબંધ મળી ગયો ઓહો રામજી ઘણે દિવસે મળ્યો હો દોસ્ત યાર હું તો અહીં જ છું તું કાંઈ હમણાં તો દેખાતો નથી એમ રામજીએ વાતો કરી પછી મગને રામજીને કહ્યું આ તું પેલી પા આથમણે દરવાજે જ રહે છે ને હે હા હા તારે કંઈ કામકાજ છે અરે આ નાનકડી થેલીમાં જાંબુ છે અમથાલાલના ભાણિયા ટપુને તું આપી આવીશ હવે એમાં શું લાવને રામજીની જીભ પણ જાંબુનું નામ સાંભળીને આવું બોલી ઉઠ્યો લાવને હું આપી આવીશ મગને રામજીને થેલી પધરાવી દીધી આપણે વળી ક્યાં છેક સુધી આટો ખાવો એને થયું રામજીએ માંડું ચાલવા ટપક ટપક ટપક ટપક ટપક ટપક કરતા હાથમાં થેલી થેલીમાં જાંબુ મીઠા મધ જેવા જાંબુડા શું મગમગે શું મગમગે ઓહો રામજીની જીભ પોતાના મોઢાની અંદર આટા ફેરવા મારવા લાગી હો ભાઈ એના મોઢામાં પાણી આવી ગયું એને થયું લાવને બે જાંબુડા ચાખું આવડા એક કિલો જાંબુમાં બે ઓછા થશે તોય શું એણે જાંબુ મોંમાં મેલા અને દાઢમાં એવા તો ચોંટી ગયા કે બીજા બે ચાર ખાધા વગર એને ચેન ના પડ્યું હો એટલા મીઠા લાગ્યા એને બોલો પણ પછી તો વજન સરખું કરવા આ એણે ઠળિયા નાખ્યા થેલીમાં લો બોલો આવું તે કાંઈ કરાય આગળ ચાલતા ચાલતા એને નાથિયો મળી ગયો નાથિયો એટલે રામજીનો સગા કાકાનો દીકરો ભાઈનો તો વિશ્વાસ કરાય ને નાથિયાને થેલી આપીને કીધું અમથાલાલના ભાણિયા ટપુડાને આ થેલી પહોંચાડ અને એની અંદર એક કિલો જાંબુ છે કે જે કે તારા મામાએ મોકલાવ્યા છે નાથિયો માંડો ચાલવા થેલી ઉપાડીને ટપ ટપ ટપ ટપ ટપ ટપ કરતો અને રસ્તામાં બીજા નાથિયાનું નાક પણ ઊંચું નીચું થવા લાગ્યું ભાઈ હો થેલીમાંના મીઠા મધ જાંબુડાની મગમગતી સુવાસ એના નાકમાં એવી ઘૂસી ગઈ કે પટ્ટ કરતા બે જાંબુ કાઢવા પડ્યા ભારે મજા આવી ગઈ ઓ ભાઈ આહાહાહાહા અને થેલીમાં જાંબુડા ભેળા થોડાક ઠળિયા ભાળીને ચાલાક નાથીઓ બધું સમજી ગયો હો કે આ બધા ખાઈ ગયા છે એણે ખાધા એટલે ઠળિયા થેલીમાં નાખી દીધા બીજાએ બે પાંચ આમથી તેમ શોધીને નાખ્યા થેલીમાં વજનમાં ફેર પડે તો ટપુડો કાંઈ કે ને હજુ તો સામેની ગલી વટાવે ત્યાં એને સામે મોંઘીમાં ભટકાણા મોંઘી ડોસી મોંઘીમાં ટપુડાના ઘરે જ જતા હતા નાથિયાએ વિચાર કર્યો કે ટપુડાને રૂબરૂ થેલી આપવી અને ઠળિયાની વાત નીકળી તો વળી અષ્ટમ પષ્ટમ સમજાવવું પડે ને હે એવી બધી કડાકૂટ આપણે શા માટે કરવાની લાવને પધરાવી દઉં આ થેલી આ ડોસી માને તે મોંઘી માને સમજાવીને થેલી સોંપી દીધી ભાઈ મોંઘીમાં ચાલે આ ટપુડાના ઘર ભણી લાકડી ટપકાવતા ટપકાવતા હવે ટપુડાનું ઘર બહુ દૂર નહોતું દસેક ઘર વટાવે ત્યાં સામે જ હતું મોંઘીમાં ધીમે ધીમે ચાલવા લાગ્યા થોડી થોડી વારે હાથમાંની થેલી ઉપર હાથ પહેરવે અને હાથ નાકે અડાડતા જાય મીઠા મધ જાંબુડા કાંઈ અછતા રે થેલીમાંથી એક મોટું પોચું પોચું જાંબુ કાઢ્યું અને બોખા મોમાય એ એક જાંબુ એવું તો ઓગળી ગયું કે વાત જ ના પૂછો <laughs> એણે તો બીજા બે ખાવા માટે થેલીમાં હાથ નાખ્યો તો જાંબુને બદલે હાથમાં આવ્યા ઠળિયા તારીની ડોશીને થયું મને છેતરવા માટે થેલી આપી કે પછી બચારા ટપુડાને છેતરવો છે એ તો ઠીક પણ હવે હું થેલી આપવા જાઉં તો જાંબુ ખાઈ ગયાની શંકા મારી ઉપર જ આવે ને નખો દિયો ના થયો ડોશીથી તો બોલી જવાયું ભાઈ એણે પાડોશની નાનકી છોરી પસીને થેલી આપી દીધી અને કીધું પછી જા ટપુડાને આપી આવ કે કેજે કે તારા મામાએ મોકલી છે એટલે પશીએ થેલી લીધી હાથમાં એવું બધું તે મામાએ શું મોકલાયું છે લાવને જોઉ તો ખરી એમ વિચારીને પછી એ થેલી ખોલી તો અંદર રહેલું માત્ર એક જ જાંબુ બાકીના બધા ઠળિયા હવે આ એક જાંબુ પણ મારા માટે જ રહ્યું લાગે છે લાવને હુંય ચાખું એમ કહીને છેલ્લું જાંબુ પસીના પેટમાં પહોંચી ગયું હો ને પછી એ પહોંચાડેલી એ જાંબુની થેલી જ્યારે અમથાલાલના ભાણિયા ટપુડાને મળી હશે અને જાંબુ ખાવા અંદર હાથ નાખ્યો હશે ત્યારે એની બિચારાની સી દશા થઈ હશે હે ભાઈ કે મામાએ ઠળિયા આપ્યા તો ભાઈ જાંબુએ ભારે કર્યો હો તમને બધાને મજા પડી ને ચાલો આવજો આવતીકાલે તમને હું બીજી વાર્તા કહીશો ભાઈ આવજો